અક્રમ માર્ગ અગિયારમું આશ્ચર્ય મોક્ષ પ્રાપ્તિ માટેના બે માર્ગ છે પ્રથમ ક્રમિક માર્ગ તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતા કરતા જવાનું પગથિયે પગથિયે ઉપર ચઢવાનું બીજો અક્રમ માર્ગ આ દસ લાખ વર્ષે નીકળે છે જે વર્લ્ડનું આશ્ચર્ય છે લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે લિફ્ટ માર્ગ છે મહાપુણ્યશાળી હોય તેને માટે આ માર્ગ છે ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઈ જાય આ તો રોકડો માર્ગ ઉધાર કશું રખાય નહીં રોકડું જોઈએ તે આ રોકડો માર્ગ નીકળ્યો This is the only cash bank in the world. ક્રમિક માર્ગમાં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયા ચડી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયા ઉતરી પણ પડે એમાં ઠેકાણું નહીં અત્યંત કષ્ટ પડે અને આ અક્રમ માર્ગ તો સેફ સાઇડ માર્ગ લિફ્ટમાંથી પડવાનો ભોજ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે લડાઈઓ લડતા રાજ ભોગવતા મોક્ષ ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી તેમને રાજ ચલાવવાનું સોંપ્યું ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા ને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા તે ભગવાન પાસે ગયા ને તેમણે પણ દીક્ષા માગીને મોક્ષ માગ્યો ભગવાને કહ્યું કે જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે માટે તારે તો રાજ સંભાળવું પડશે પણ જોડે જોડે હું તને એવું અક્રમ જ્ઞાન આપીશ કે લડાઈઓ લડતાં રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું તે જ અક્રમ જ્ઞાન તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન અમે તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ પછી તમારે તમારો સંસાર વ્યવહાર ચલાવવાનો છોકરા પરણાવવાના બધું જ કરવાનું કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ અહંકારને મમતા છોડાવીએ છીએ ને શુદ્ધાત્મા ગ્રહણ કરાવીએ છીએ પછી ત્યાગ ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી હું ચંદુલાલ તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને હું શુદ્ધાત્મા છું એ ગ્રહણ કરાવીએ છીએ બસ આમાં ગ્રહણ ત્યાગ બધું જ આવી જાય છે ભરત રાજાને તો ચોવીસે કલાક માટે નોકરો રાખવા પડતા તે દર પાપા કલાકે ઘંટ વગાડીને કહે ભરત ચેત ચેત ચેત તો તે સાંભળી ભરતરાજા ગાફેલ થયા હોય તો પાછા જાગૃત થઈ જાય જ્યારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમને એ નોકર શી રીતે પોષાય તેથી અમે તમારી મહી જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે અમે મય એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે હું કોણ છું એ નથી સમજાતું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે વસ્તુ સહજ છે માર્ગ સરળ છે પણ જ્ઞાન માટે જ્ઞાનીનું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાની પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય એ તરણ તારણ કહેવાય અને આ કાળમાં આ અક્રમ માર્ગ એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે આ તો લિફ્ટ માર્ગ ઊભો થઈ ગયો છે તે ભજીયા જલેબી ખાતા તપ ત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષ સુખમાં જ રહેવાય क्रमिक मार्ग मां क्रमे क्रमे तप त्याग करता करता अहंकार ने शुद्ध करता करता जवा अहंकार ने एट्लो बधो शुद्ध करने कि मान आपे तो अड़े नही अपमान करे तोए अड़े नही ने गजवू कपाए तोए कई अड़े नही एवं अहंकार शुद्ध थाय तो आत्मा प्राप्त थाय अहंकार शुद्ध करता करता एट्लो बधो शुद्ध थाय के शुद्ध अहंकार ने शुद्ध आत्मा बेव भेगा थई जाए માન અને અહંકાર એ બે જુદી વસ્તુ છે સ્વક્ષેત્રમાં પોતે જ્યાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય જ્યારે ક્રોધ માન માયાલોભ લોભ કુએ ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય ક્રમિકમાં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે એ બંને ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તો એ પાછો અહંકાર તો રહે જ ને પાછો મેં ત્યાગ્યું એનો કેફ ચડે આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ ક્રમિક માર્ગ સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં અને એમાં કંઈક છોડતા જવાનું ને કંઈક ગ્રહણ કરવાનું અને કોઈ કુસંગ મળે તો કેન્ટીનમાં લઈ જાય ને કહેશે હેંડો હું પૈસા ખર્ચીશ તે પોતાના પૈસા ખર્ચી કેન્ટીનમાં લઈ જાય એવો જોખમવાળો ક્રમિક માર્ગ છે તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યા છે આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઈએ પણ તે ડ્રમેટિક હોય કારણ કે ફાઇલો રહી છે તેનો નિકાલ કરવો પડે તેથી લક્ષ્મીચંદનો ડ્રામા રહ્યો નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તોય અડે નહીં માત્ર લક્ષ્મીચંદનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે ક્રમિક માર્ગમાં આરંભ અને પરિગ્રહ અહંકારને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ના થાય તો ઠેઠ સુધી પહોંચી જાય નહીં તો એક જ કુસંગ પાછા કેટલાય પગથિયાં ઉતારી દે ક્રમિક માર્ગમાં તો છેલ્લા અવતાર સુધી આરંભ પરિગ્રહ રહે પણ જેટલો આરંભ પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધમાન માયાલોભ ઘટતા જાય છતાં મહી અકળામણ રહ્યા કરે ઠેઠ સુધી રહ્યા કરે અને અક્રમ માર્ગમાં ક્રોધમાન માયાલોભ રહેતા જ નથી અને છતાં જે અસર માલમ પડે છે એ ક્રોધ નથી એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે એમાં આત્મા ભળે તન્મયાકાર થાય તો એ ક્રોધ કહેવાય બંને ભેગા થાય ત્યાર પછી સળગે છે અને અમે તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધું એ થાય પણ તાંતો ના રહે તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે એમાં આત્મા ભળે તો રાગ દ્વેષ છે ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા આપણા શરીરમાં ઇલેક્ટ્રિક બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબકપણાને લીધે આ દેહ ખેંચાય છે તે એને કહે છે હું ખેંચાયો તારી ઈચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ક્રોધમાન માયા લોભ અમે સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતા જ નથી પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે ક્યારેય તન્મયાકાર નથી થતો છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી દખલ થયે ડખો ઉત્પન્ન થાય છે જગ્યા છોડવાથી જ ડખો થાય પોતાની જગ્યા ના છોડવી જોઈએ પોતાની જગ્યા છોડવાથી નુકસાન કેટલું છે કે પોતાનું સુખ અંતરાય છે ને ડખા જેવું લાગે છે પણ અમે આપેલો આત્મા જરાય આગો પાછો થતો નથી તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રૂપે આ જ્ઞાન આપ્યા પછી તાંતો ગયો તંત ગયો તાંતાને જ ક્રોધ માયા માન લોભ કહે છે જેનો તાંતો ગયો તેના ક્રોધ માન માયા લોભ બધું જ ગયું કારણ કે અમે એનો આધાર જ કાઢી લઈએ છીએ એટલે એ બધા નિરાધાર થઈ જાય છે ભગવાન શું કહે છે કે જગત શેની ઉપર ઊભું રહ્યું છે અજ્ઞાનના આધાર ઉપર જગત ઊભું રહ્યું છે ક્રિયાઓ સારી છે કે ખોટી તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારીએ નથી કે ખોટીએ નથી પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ પણ એ સૂટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી માટે તેનો આધાર કાઢી નાખ તો એ સૂટેવો ને કુટેવો એની મેળે ખરીને પડી જશે આ જગતના લોકો સૂટેવોને આધાર આપ કરે છે ને કુટેવોને કાઢકાઢ કરે છે એટલે આધાર તો રહ્યો જ અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે અને આ સંસારમાં તો અનંત ચીજો છે તે પોતે ના ખસે તો એક એક ચીજને ક્યારે ખસેડે પણ આધાર ગયો તો બધું જ ગયું ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો આ નિશ્ચયમાં પણ એવું જ છે આ સંસારમાં વાળે વાળે લોચ કરે તોય કશું વળે એવું નથી અનંતી ચીજો છે તો એના કરતાં તું જ ખસી જા ને પછી માથે રાન હોય કે વેરાન હોય તોય તેનો શો વાંધો આ અક્રમ માર્ગમાં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે એટલે હું ક્યાં તમને કશું છોડવાનું કહું છું ક્રમિકમાં જ્ઞાની પુરુષ આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઈ ગયો ને અહંકારને મમતાનો ત્યાગ થઈ ગયો ને કામ થઈ ગયું નહીં લોચ કે નહીં તપ ત્યાગ કે ઉપવાસ ક્રમિક માર્ગમાં પોતે તપનો આધાર થાય છે તે તેમાં હું ને શુદ્ધાત્મા જુદા હોય કોકે એમના શાસ્ત્રના પાના ફાડી નાખ્યા હોય તો તેમને મહી ખેદ થાય કે આ મારા ચોપડા ફાડી નાખ્યા બહાર તો જાહેરમાં તો જ્ઞાની હોય તેવું પદ રાખે પણ મહી હું પણું સૂક્ષ્મપણે વર્ત્યા કરે તેનામાં હું ને શુદ્ધાત્મા જુદા હોય એમને ઠેઠ સુધી હું ખરો એ ક્રમિક માર્ગ શો છે અહંકારને શુદ્ધ કરો વિભાવિક અહંકાર છે તે શુદ્ધ કરવાનો હોય તેમને પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું આ તો રોગ બિલીફ અને રોગ જ્ઞાન છે અને તેથી રોગ વર્તન થાય છે રાઇટ જ્ઞાન દર્શન પોતાની જાતે ના થાય અને એમાં પણ આ રોગ બિલીફ તો કોઈ પણ પ્રકારે તૂટે નહીં તેને માટે તો સાયન્ટિસ્ટ જોઈએ જ્ઞાની પુરુષ જોઈએ અને તે જ્ઞાની પુરુષ પાછા સંપૂર્ણ જોઈએ તો જ આપણું કામ થાય વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઈતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઈએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઈતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાંય સહેલો હોય જો અઘરું હોય કષ્ટ સાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં અન્ય માર્ગ છે જ્ઞાની પુરુષ મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય ખીચડી કરતાં સહેલો થઈ જાય કરોડો જોજન લાંબો કરોડો અવતારે ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટકટ રીતે નીકળ્યો છે આ જ્ઞાન તો એ જ વિતરાગોનું છે સર્વજ્ઞોનું છે માત્ર રીત અક્રમ છે દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય છે આત્માનું કલાકમાં જ લક્ષ્ય બેસી જાય છે નહીં તો ક્રમિક માર્ગમાં કોઈ ઠેઠ સુધી લક્ષ્ય પામે નહીં આત્માનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા એક ક્ષણ માટે આત્માનું લક્ષ્ય પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલા ક્રમિક માર્ગના જ્ઞાનીઓને શુદ્ધાત્માનું લક્ષ્ય ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની જ્યારે તમને બધાને અત્યારે આ અહીં કેવું સરળ થઈ પડ્યું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી ક્યારેય પણ લક્ષ્ય ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષ્યમાં જ રહે છે રાતે બે વાગે ઊંઘમાંથી ઉઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઈ વસ્તુ યાદ આવે છે હું શુદ્ધાત્મા છું એ જ યાદ આવે છે નહીં તો લોકોને તો આ જગતની કોઈ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો શુદ્ધાત્મા જ પહેલો યાદ આવે અલખનું ક્યારે પણ લક્ષ્ય ના બેસે તેથી જ તો આત્માને અલખ નિરંજન કહ્યો પણ અહીં કલાકમાં તમને લક્ષ્ય બેસી જાય છે આ અક્રમ જ્ઞાનીની સિદ્ધિઓ રિદ્ધિઓ દેવલોકોની કૃપા એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઈ જાય છે ખરો મોક્ષ માર્ગ નીકળ્યો છે પણ સમજણ પડે તો કામ થાય અને ના સમજણ પડે તો રખડી મર્યો પેલું ક્રમિક વિજ્ઞાન છે અને આ અક્રમ વિજ્ઞાન છે આ જ્ઞાન તો વીતરાગોનું જ છે જ્ઞાનમાં ફેર નથી અમે જ્ઞાન આપીએ પછી તમને આત્માનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાની આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ અને અમારી આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે આપણે ત્યાં અહીં આ અક્રમ માર્ગ બહુ સહેલો સરળ ટૂંકો અને ભગવાનના શબ્દે શબ્દો સમાયેલા છે એવો છે રોકડો મોક્ષ માર્ગ છે એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજજો નહીં તો મનની ગાંઠો ઉગાળાય એવો રસ્તો તે હોતો હશે મનને તો સ્થિર કરાય એવા રસ્તા બહાર હોય પણ તે ઓગળે નહીં મનને સ્થિર કરવાની દવા તે એકાગ્રતા પણ એનાથી અહંકાર વધે આપણે અહીં તો મન સ્થિર થાય ગાંઠો ઓગળે ને અહંકારની વચ્ચે ડખલ જ નહીં ને જાણે અહંકારને પેન્શન આપી દીધું ના હોય એવું ક્રમિક માર્ગમાં તો ભાવતું હોય ને વધારે ખવાઈ જાય તો ઉપાધિ અને આપણને તો કંઈ ઉપાધિ જ નહીં ને આપણને તો ધર્મ ધર્મ થઈને પરિણામ પામે અને સુખમય ઉભરાય આપણે અહીં તો ગુરુ શિષ્યનો ભેદ રાખ્યો જ નથી તમને અમારી જોડે જ બેસાડ્યા છે તે નિશ્ચયથી બારમાં ગૂંઠાણામાં અમારી જોડે જ બેસાડ્યા છે અને તે શુક્લ ધ્યાનમાં આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગૂંઠાણું કહેવાય છે કારણ કે શુક્લ ધ્યાન ઊભું થયું છે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસી ગયું છે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે ક્રમિક માર્ગમાં પ્રતીતિના જાળા બેસે અને પ્રતીતિ થોડી બેસે પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે અને આ અક્રમ માર્ગમાં તો પહેલું લક્ષ્ય બેસાડી દઈએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ આ અક્રમ માર્ગ છે ને એટલે જ લક્ષ્ય પહેલું બેસે ક્રમિક માર્ગમાં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુક્લ ધ્યાન ના હોય કારણ કે આ કાળમાં ક્રમિક માર્ગમાં કોઈ સાતમા ગૂંઠાણાથી આગળ જઈ શકે નહીં અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ ક્ષાયક સમકિતનો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી આ તાંતો હોય તો પેલો કષાયોનો ના હોય ને પેલો કષાયોનો તાંતો હોય તો આ ના હોય ક્રમિક માર્ગમાં ગાઢ સમકિત શુદ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય દર્શન મોહનીય બંધ થઈ જાય અને પછી ધંધા બધું રહે એ ચારિત્ર્ય મોહનીય રહે તે ચારિત્ર્ય મોહનીય ખપાવ ખપાવ કરે પણ અત્યારે તો આ લોકો શું કરે છે દર્શન મોહનીય કાઢ્યા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે એ શી રીતે જાય આપણે અહીં અક્રમ માર્ગમાં ચારિત્ર મોહનીયનો નિકાલ કરીએ છીએ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઈએ છીએ અને ચારિત્ર્ય મોહનીયને નીરસ કરી નાખીએ અને એનાથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શનમોહ રહે જ નહીં રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે નીરસથી ચાર્જ બંધ થાય ક્રમિકવાળાને ચારિત્ર્ય મોહનીય નીરસ કરવી પડે તેથી તો તપ ત્યાગ ભારે ભારે કરવા પડે તેનાથી ચારિત્ર્ય મોહનીય નીરસ થાય ક્રમિકવાળાને એના માટે બાહ્ય તપ કરવા પડે જ્યારે આપણે અહીં અક્રમમાં આંતરિક તપ હોય તે હૃદય તપીને એંસી ડિગ્રી પંચ્યાસી ડિગ્રી નેવું ડિગ્રી પંચાણું ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે નવ્વાણું ડિગ્રીથી આગળ વધવાનું નથી કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો તે ધીમે ધીમે પાછું ઠંડુ થઈ જાય આપણને તપે ત્યારથી તે ઠંડુ થઈ જાય ત્યાં સુધી બધાને બધી અવસ્થાને જાણીએ એટલે આપણને આંતર તપ હોય તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઈ જાય આ અક્રમ માર્ગથી એકાવતારી થાય એટલી સત્તા હોય છે હવે પછી એક જ અવતાર બાકી રહે ને પંદરથી વધારે સોળમો ભવ ના હોય આ જ્ઞાન પછી હું તો કહું છું કે દસ બાકી રહ્યા હોય તો એ શો વાંધો છે અને તે એવા જાહોજલાલીવાળા અવતાર હોય આવા કદરૂપા ના હોય આ સત્સંગમાં આવ્યો અને જ્ઞાની પુરુષની કૃપાથી મોક્ષનો સિક્કો વાગ્યો તો કેવા જાહોજલાલીવાળા અવતાર થવાના અને આ ભવ પણ જાહોજલાલીવાળો જાય તેવો આ અક્રમ માર્ગ છે એક સંસાર માર્ગ અને એક અધ્યાત્મ માર્ગ બે જ માર્ગ છે સંસાર માર્ગમાં ડૉક્ટરનું વકીલને ના પૂછાય ને વકીલનું ડૉક્ટરને ના પૂછાય અને અહીં તો અધ્યાત્મ માર્ગ છે એટલે અમારી પાસે બધું જ પૂછાય અહીં જે પૂછવું હોય તે પૂછાય અને બધા જ ફોડ ખુલાસા મળે તેમ છે તમારે કહેવું કે અમે તમારી પાસે આવ્યા છીએ ને તમારી પાસે જે હોય તે અમને ના મળે તો એનો અર્થ શું એકમાત્ર સંસારથી નિષ્પૃહ થઈને સાચું શોધવા જે નીકળ્યા હોય તેને અહીં અમારી પાસેથી સર્વ કાંઈ મળે તેમ છે માગો માગો તે આપું તેમ અહીં છે પણ તમને માગતાએ નથી આવડતું એવું માગજો કે જે ક્યારે પણ તમારી પાસેથી જાય નહીં પરમેનન્ટ વસ્તુ માગજો ટેમ્પરરી માગશો તો તે ક્યાં સુધી પહોંચશે એવું કંઈક માગો કે જેથી તમને કાયમની શાંતિ થાય ચિંતા ઉપાધિથી કાયમની મુક્તિ મળે અહીં તો મોક્ષ મળે છે અહીં બુદ્ધિ નહીં વાપરો તો આ પામશો આપણો સત્સંગ દસ દસ વર્ષથી ચાલે છે તેમાં વાદ હોય પણ વિવાદ ના હોય આ એક જ સ્થળ છે કે જ્યાં બુદ્ધિ કામ નહીં કરે આ અક્રમ માર્ગ છે એટલે ખુલ્લમ ખુલ્લું હોય બધી વાતોનો તરત ફોડ મળે જ્યારે ક્રમિક માર્ગમાં કેવું હોય આ જરી કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે એવું ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું પણ આ કાળના લોકો તે મણસૂત્રમાંથી તોલો સોનું શી રીતે કાઢી શકે એવું કોઈનું ગજું જ નહીં ને આ અમે તો સીધું સોનું જ આપ્યું છે અમે અજ્ઞાનથી કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ આપી દીધા છે ચાર્જ કેવી રીતે થાય છે ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે આ બધું જગત શી રીતે ચાલે છે કોણ ચલાવે છે તમે કોણ આ બધા કોણ એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ આ શ્રુત જ્ઞાન કેવું કહેવાય અપૂર્વ પૂર્વે જે નહોતું સાંભળ્યું તેવું અપૂર્વ શું આ શ્રુતજ્ઞાન વીતરાગોનું ન હોય એ જ છે વીતરાગો જે સ્ટેશને લઈ જતા હતા તે જ સ્ટેશને આ પણ લઈ જાય છે પણ રસ્તો નિરાળો છે પેલો રસ્તો ક્રમિક અને આ અક્રમ આ તો કામ કાઢી લેવાની જગ્યા છે આ કોઈ ધર્મનું સ્થળ નથી પોતાનું બધી જ રીતનું કામ થાય મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય જ્યાં સર્વસમાધાની જ્ઞાન છે કે જે કોઈપણ સંજોગોમાં કોઈપણ સ્થિતિમાં સમાધાન આપે સમાધાન થવું જ જોઈએ જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઈએ અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ અહીં આવડત અનાવડતનું જોવાનું નથી આવડતવાળાને આવડતની ખુમારી રહે છે પંડિતોને પંડિતાઈની ખુમારી હોય ત્યાગીને ત્યાગની ખુમારી હોય તપસ્વીને તપની ખુમારી હોય એ જ તો મોટો રોગ મહારોગ છે એ મહારોગી બીજાના રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય આ ડિરેક્ટ વિતરાગોની વાત છે અહીં ઇનડિરેક્ટ એક પણ શબ્દ નથી ચોવીસે તીર્થંકરોની વાત અહીં નીકળે છે આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે છે એટલે ચોવીસેય તીર્થંકરોનો ભેગો ઉપદેશ આ છે સાધુ સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ ક્રોનિક રોગ કહેવાય આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે અહીં કોઈને ખોટું લાગે નહીં કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ બાર વર્ષથી આ મહાત્માઓ અહીં જ છે પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય ક્યારેય પણ મતભેદ જ નહીં જાત્રાએ જઈએ તોય એ એકુએ મતભેદ જ નહીં વિભક્ત નહીં અવિભક્ત અમે ઔરંગાબાદ સત્સંગાર્થે જઈએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઈએ છતાં કોઈનો એક અવાજ પણ ના હોય એક મતભેદ ના હોય બધા જમે કરે પણ કોઈને ખબર ના પડે કે ઘરમાં કેટલા જણ છીએ અને ચાલે સરસ રેગ્યુલર આવું તો જોયું જ ના હોય ને વર્લ્ડમાં કોઈ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે આવો સ્થૂળ ભાવ જોવા મળે તો એ કલ્યાણ થઈ જાય અને પાછું એકેય લો નહીં જ્યાં લો છે ત્યાં વીતરાગી જ્ઞાન ના હોય સંપૂર્ણ વીતરાગી જ્ઞાન જ્યાં લો છે ત્યાં ના હોય છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઈને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે બધાને સમાનતા રહે આ તો અજાયબ માર્ગ છે આશ્ચર્ય માર્ગ છે એટલે કામ કાઢી લેવાનું છે અહીં દસ વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઈ જાય અને પાછું બધું ઠેકાણે રહે ને ઓફિસવાળાના તો કાગળો રઝળતા હોય ક્રમિક માર્ગના જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે એંસી ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ઇઠ્યોતેર ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય બ્યાસી ટકાવાળા પાસે જ જાય જ્યારે અક્રમ માર્ગના જ્ઞાનીનું કેવું છે અમે સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઈને અમે પગે લાગીએ જેનો કેફ ઉતરી ગયો છે એને શો વાંધો આવે અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય અમે ઓછા ટકાવાળાને શા હારું પગે લાગીએ એને ડાયો બનાવવા કે મહારાજ આ તમારું સાચું નથી અમારે તો કેફ ચડે નહીં પણ એને કેફ વધે એટલે અમે કારણ સિવાય જઈએ નહીં નહીં તો એનો રોગ વધે ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી ક્રમિક માર્ગના જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ ત્યાગ કરે ને તે શિષ્યો પાસે કરાવે આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે જ્યારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષે આવો માર્ગ નીકળે છે ને પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં વિતરાગ વિજ્ઞાન પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી અને આ તો અક્રમ વિજ્ઞાન તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ કેશ બેંક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસ્તીમાં કોને ના જોઈએ બધાને જોઈએ પણ આ જ્ઞાન બધાને માટે ના હોય એ તો મહાપુણ્યશાળીઓ માટે છે આ અક્રમ જ્ઞાન ઊભું થયું એમાં લોકોની કંઈ પુણ્યય હશે ને એક ફક્ત ભગવાન ઉપર આશાવાળા રઝળતા ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યય હશે ને તેમને માટે આ માર્ગ નીકળ્યો છે આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજા સહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઈએ પણ લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું આ દાદાની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઈ જશે હું નિમિત્ત છું કરતા નથી અહીં તો જેને ભાવના થઈ ને દાદાના દર્શન કર્યા તો એ દર્શન ઠેઠને પહોંચે છે દાદા એ આ દેહના નિકટના પાડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકોર્ડ છે આ અક્રમ જ્ઞાન તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે બીજા બધા માટે અક્રમ મોક્ષ નથી બીજા બધાને તો એના ક્રમિક માર્ગનો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું તેનાથી તે ઠેઠ પહોંચી જશે અહીં તો સહેજા સહેજ જે આવી ચડે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઈને આવે તેને અમે જ્ઞાન આપી દઈએ દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે કોઈને પાંચ ટકા તો કોઈને પચીસ ટકા પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે પણ જોડે જોડે પુણ્યય કેવી સરસ લાવ્યા છે દાદાની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનો કોટી જન્મોની પુણ્ય ભેગી થાય ત્યારે તો દાદા ભેગા થાય ને એ પછી ગમે તેવું ડિપ્રેશન હશે એ જતું રહેશે ડિપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે ડિપ્રેશનવાળાઓ માટે બધી રીતે ફસાયેલા માટે આ સ્થાન છે આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા આ આપણો અક્રમ માર્ગ પાંચસો વર્ષ પછી ગવાશે આ કવિરાજ નવનીતના પદોની પછીથી ગજબની કિંમત થશે અત્યારે તો લોક ચકડોળે ચડ્યું છે ને લોકો પછી એને ખોળખોળ કરશે ચકડોળે ચઢેલાને કેવું દેખાય એવાને આપણે અક્રમ માર્ગ દેખાડીએ તો કહેશે આ તો બધું જાણું છું એને પૂછીએ કે ભાઈ તની ચિંતા બિંતા થાય છે તો એ કહેશે કે ચિંતા તો બધાને થાય ને જો ચિંતા થાય છે તો પછી તે જાણ્યું શું જાણ્યાનું નામ પ્રકાશ અજવાળામાં તે વળી ઠોકર વાગે આ તો ડગલે ને પગલે ઠોકર વાગે છે ને કહે છે કે હું જાણું છું તે તારો ક્યારે ઉકેલ આવે અને તે જ્ઞાની પુરુષની આગળ હું જાણું છું નો કેફ લઈને આવે તો હું કહું કે ભાઈ તારો ઘડો ભરેલો છે તેમાં મારું અમૃત નાખવાની શી જરૂર છે નાખીશ તો એ એમાંથી છલકાઈને નીચે પડી જશે જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું અને તો એ તને કામ લાગે દાદા તમારા પછી આ અક્રમ માર્ગ ચાલુ રહેશે અક્રમ માર્ગ તો અમારા પછી એકાદ બે પેઢી ટકશે પછી તો એનું એ જ પણ અમારા નિમિત્તે ક્રમિક માર્ગ ઊંચા સ્ટેજ ઉપર હશે નવા જ શાસ્ત્રો ને નવું જ બધું હશે અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે આ તો અક્રમ માર્ગ છે એટલે જ્ઞાની ફક્ત એક કલાકમાં જગત નિષ્ઠા ઉઠાવી લઈ બ્રહ્મમાં બેસાડી દે એથી તો કવિરાજે લખ્યું છે ને દસ લાખ વર્ષમાં એ આવા જ્ઞાન નથી થયા નિશ્ચય તે વિસ્મય આવા જ્ઞાન અકથ્યા નવનીત આવું ક્યારે બન્યું નથી તેથી જ તો અજાયબી છે ને અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઈ તો તો તેનું કામ જ થઈ ગયું ને આ તો પુણ્યશાળીઓ માટે છે હજી તો કંઈક સાસુના ચાપખા ખાશે ધણીના ચાપખા ખાશે તો એ ઠેકાણું નહીં પડે મોક્ષ એવો સહેલો નથી એ તો તમને અહીં જ્ઞાની પુરુષ મળ્યા એટલે ખીચડીથી એ સહેલો થઈ પડ્યો છે મોક્ષદાતા જ્ઞાની પુરુષના નિમિત્તને તો શાસ્ત્રકારોએ જ વખાણ્યું છે અમે જગત કલ્યાણના સ્વામી નથી નિમિત્ત છીએ જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠા લાભ લઈ જાય પુણ્યશાળીઓનું ફળ તે આ અક્રમ માર્ગ છે નહીં તો અક્રમ તે હોતું હશે આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દાડે તો પાંત્રીસ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો બધા સંજોગ ભેગા થાય પણ આ અક્રમ જ્ઞાનનો સંજોગ ભેગો થાય તેમ નથી અહીં સત સંજોગ છે એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દાણે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય મહાવીર ભગવાનના નિર્વાણને પચ્ચીસો વર્ષ પૂરા થાય છે ત્યારે સાધન પણ કેવા ગજબના પ્રગટ થયા છે નહીં તો અક્રમ માર્ગ તે વળી હોતો હશે ભગવાનના પચ્ચીસો વર્ષ પૂરા થશે એટલે સાધનોએ આવી પડશે ને આ ફેરફાર થવાનો ભગવાનને કહેલું કે ભસ્મક ગ્રહની અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું ના એ તો નિરાંતે લોકો ભોગવશે ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઈ જશે અને એ પૂરું થશે ત્યારે એનું એ ફળ મળશે અત્યારે આ વિષમકાળ પૂરો થવાનો છે એનું ફળ અક્રમ આવ્યું છે નહીં તો અક્રમ તે હોતો હશે કોક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે આ તો ગેરંટી સાથે કહું છું કે તમારો કોઈ ઉપરી નથી અને આ ઉપર તારો બાપ કોઈ નથી પછી રહે કોઈ ભો કે ભડકાટ જેને આકુળતા વ્યાકુળતા મટી એને અંતરંગ પચ્છખાણ જ છે એ તો ક્રમિક માર્ગના જ્ઞાનીને આકુળતા વ્યાકુળતા રહે ક્રમિક માર્ગ જ આકુળતા વ્યાકુળતાનું કારખાનું છે આ તો અક્રમ માર્ગ તે અહીં જ જ્યાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે હવે તો નવા અનુભવ થશે જે હિલ પર ચડ્યા છો એનો એક ખૂણોએ હજુ તો પૂરો જોયો નથી પણ હવે હિલ ઉપર ચોગરદમ જુઓ ફરો ગજબનું છે જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો એની યોગ્યતા અને એની સમજણે લાભ લે એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ આ તો ઓરજ જાતનું બન્યું છે માટે કામ કાઢી લેવાનું છે સકળ બ્રહ્માંડ જંખે તે જ્ઞાન વર્ષાને અસહ્ય ઉનાળે નવનીત આખું બ્રહ્માંડ જે જ્ઞાનના વરસાદની ઈચ્છા કરે છે તે જ્ઞાનનો વરસાદ થયો તો થયો પણ તે ભયંકર ઉનાળામાં થયો ભયંકર દુષમકાળમાં જ્ઞાનવર્ષા થઈ જ્યાં મનુષ્ય માત્ર સાધુ આચાર્ય બાવા બાવલી બધા તરફડે છે એવા કાળમાં ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય પણ આ તો દુષ્મકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે ના પડવાનો વરસાદ પડી ગયો છે તો ત્યાં કામ કાઢી લેવાનું હોય વિતરાગોના બે પ્રકારના જ્ઞાન એક ક્રમિક અને બીજું અક્રમિક કે જે આજે અહીં અમારી પાસે પ્રગટ થયું છે